સ્થિતપ્રજ્ઞ કે સ્થિત અજ્ઞ એક મહાપંડિત અમારી પરીક્ષા કરવા પૂછવા આવેલા સ્થિતપ્રજ્ઞ દશા એટલે શું તેમણે પૂછ્યું મેં તેમને સમજ પાડી તું પોતે સ્થિત અજ્ઞ દશામાં છે હવે તારી જાતે માપી લેજે કે તું આ કિનારે છે તો સામો કિનારો સ્થિત પ્રજ્ઞ દશાનો કેવો હોય તેમને મેં આગળ કહ્યું કે તમને મીઠું લાગે એવું હું કહું કે કડવું લાગે તેવું કહું તમે સ્થિત અગ્નદશામાં જ છો પંડિતાઈના કેફમાં ફરો છો એના કરતાં તો આ દારૂનો કેફ સારો કે પાણી રેડતા ઉતરી જાય તમે તો કાયમનો કેફ કરી નાખ્યો છે તે ઊંઘમાંય ઉતરતો નથી અમારા પાંચ જ મિનિટના દર્શનથી તમારું ભવો ભવનું કલ્યાણ થાય તેમ છે અહીં બધા જ ભગવાનના દર્શન થાય તેમ છે તમારે જેના દર્શન કરવા હોય તે કરજો સ્થિત પ્રજ્ઞ એ અનુભવ દશા નથી આ આત્મા છે અને અન્યથી તે પર છે એમ શબ્દથી ભેદ પાડવાનું ચાલુ થઈ જાય તો સ્થિત પ્રજ્ઞ દશા ચાલુ થઈ જાય અને તે છેક આત્માનો અનુભવ થાય ત્યાં સુધી જે દશા તે સ્થિત પ્રજ્ઞ દશા કહેવાય કૃષ્ણ ભગવાને માર્ગ બાંધ્યો તે સ્થિત પ્રજ્ઞ દશા સુધી આવે પણ એની આગળ તો ઘણું બધું છે અમે તમને સ્વરૂપનું જ્ઞાન આપીએ છીએ ત્યારે સ્થિત પ્રજ્ઞ દશાથી તો ઘણી બધી ઊંચી દશા તમને રહે છે સ્થિત પ્રજ્ઞ દશા અને આત્મા જાણવો એમાં બહુ ફેર છે સ્થિત પ્રજ્ઞ એ પ્રજ્ઞામાં સ્થિર થાય તે પણ તે રિલેટિવ પ્રજ્ઞા એના પછી એને આત્મા પ્રાપ્ત કરવાનો છે અને આપણને જે પ્રજ્ઞા છે તે આત્મા પ્રાપ્ત કર્યા પછીની છે તે રાગ દ્વેષ કર્યા વગર સમભાવે ઉકેલાવે સ્થિત પ્રજ્ઞ દશા એટલે શુદ્ધ થયેલી બુદ્ધિથી આત્માના ગુણધર્મ જાણે અને તેની ઓળખાણ પડે પણ અનુભૂતિ ના થાય સ્થિતપ્રજ્ઞ દશાથી જગતને અને બધા તત્વોને જાણે ઓળખે તેને જ શુદ્ધ સમક્તિ કહેવાય આ અમે સ્વરૂપ જ્ઞાન આપીએ છીએ તેનાથી તો આત્માની ડિરેક્ટ અનુભૂતિ થાય છે તે પરમાર્થ સમક્તિ છે તેનાથી જગતને અને જગતના તત્વોને જોવાય ઓળખાય અને અનુભવાય સ્થિતપ્રજ્ઞ દશાથી ઇમોશનલ ના થાય મોશનમાં રહે તે સ્થિત પ્રજ્ઞ પણ સમાધિ ઉત્પન્ન ના થાય જ્ઞાન વિના સમાધિ ઉત્પન્ન ના થાય ભ્રાંતિ જાય ત્યારે સમાધિ ઉત્પન્ન થાય કૃષ્ણ ભગવાન ગીતામાં છેલ્લું સ્ટેશન કયું કહેવા માગે છે એમાં સ્થિતપ્રજ્ઞ દશા એ જ છેલ્લું સ્ટેશન છે આ સ્થિતપ્રજ્ઞ દશા પ્રાપ્ત કર એમ કહે છે પણ લોકો એમને પૂછવું પડ્યું કે સ્થિત પ્રજ્ઞ શું ખાય છે એ શું પીએ છે ત્યારે ભગવાનને સમજાવવું પડ્યું કે જે પ્રજ્ઞામાં સ્થિર થયા છે એ અસારને બાજુએ કરે છે અને સારને ગ્રહણ કરે છે એ સ્થિતપ્રજ્ઞ દશા અને આ તમારી શુદ્ધાત્મા દશા એ તો એથી એ ઘણી ઊંચી દશા છે કૃષ્ણ ભગવાને લખેલું છે ને કે તું વિતરાગ થઈશ તો નિર્ભય થઈશ